સ્ટેપ બાય સ્ટેપ થોડી જોડે સ્ટેપ બાય સ્ટેપ પગથિયું પગથિયું જોયું હરિપરા કોંગ્રેસ ભરાયેલી સુભાષચંદ્ર બોઝ હરિપરા વાત કરો બધા અમને કઈ ખ્યાલ જરા હું તમને બોલું હરિપરા ગયેલા ગાંધીજી બધા આવેલા કોંગ્રેસ માં નહીં પહોંચેલા છે એવું કે કે વેધર વુમન અને વર્ક જોબ એનો કોઈ ભરોસો નહીં અમેરિકાનો ખરેખર એવું છે દાદા વેધર ક્યારે ચેન્જ થઈ જાય ખબર ના પડે રણમાં બરફ પડવા માંડી જાય ખરું ને હિરોસીમાં જાપાન નું હિરોસીમાં એની અંદર બોમ્બ જે લાખો બોમ્બ લાખેલો જે લાખો માણસ મરી ગયેલા એ બોમ્બ આ ઓકરીજ ની અંદર તૈયાર થયેલો દાદા ઓકરીજ માં તૈયાર થયેલો એમ ને તે ભૂમિમાં દાદા આવ્યો અહીંયા એ કેવું એમ અહીં તો સમજાવો દાદા કે અમને કહીએ છીએ Yeah. ટાઈમ વેન પર આવે એના કરતા તો ડિફરન્સ બરાબર જે એક જ પડી ગયા લીધી નથી જ્ઞાન તો જે નથી ફૂલ ડોઝ એમ બસ જ્યાં વિવેકાનંદ જુએ ત્યાં ગરબા આવે અને મોકલું ગવાનું હોય ગરબા પર ભીડ કરેલી પહેલાં ભીડ નીકળી જાય તો પોતે જાય તો ગાય તો પી નીકળી જાય એ ના રાખે રાજગઢ દેવ કરવા પડશે ને બચ્ચા કેટલા પૂજા કરે એમને પૂજા કરતા લઈને આવેલા લાલ કે અંબે લાલ રાખડી બાંધી રક્ષણ કરજો બીરા સંસારી જેટલા રહી અમેરિકામાં બીજા બધા ખરાબ ખાયા આપશે ઇંગ્લેન્ડમાં ટકા આપશે કોઈ કોઈ બાજુ નહીં બહુ પૂછો અહીંથી આવે ને અને ડખો રહી કરતા કલ્ચર ચોખ્ખું રહેવું જોઈએ ચોખ્ખું પ્યોર જબ જબ પ્યોર થયું રહે એનો પ્રાપ્તિ થાય લીધેલી નહીં નહીં કોઈ બેન પૂછે છે કે મને ગરબાનો બહુ રાગ ગરબાનો બહુ રાગ હતો તો હવે કેવી રીતે કાઢવો ગરબા કરવાનો રાગ નીકળી જાય અને કોઈને ના ગમતો હોય તો આ કરે આવું બધું જે પીડ કરેલું હોય એ નીકળી જાય સમજ પડ્યું ને આપણો રાગ પીને દેવ કરી જેને હોય ને એપ્લિકેશન લાઇબ્રેરી કરેલું હોય ને તમે આપણે જો આ લાઈન નથી દેવ કરી નાખાના મારી હાજરીમાં ભગવાન ભગવાન બધું ઉડે હશે બરાબર હા એ પોતે જવાનું નહીં વિચારે બરાબર અંદર મને નિરુબન જમવા બોલાવવા આવે તો બધું જમાડી જાતે બનાવી હા પછી ના મળી જાય એટલે પછી મોક્ષ જાય આત્મા સારું રહી જાય કેટલી મળી અને તો સરળ નથી ગામે ગામે જતું કરવા મળે હા દાદા આનંદ ની વાત તે બહુ સારું હતું અને પછી હું વિચારમાં પડી ગમ કે શું પૂરું કરું છું પછી એમાં ને એમાં જ યાદ લેતી જમવાનું છે બધું એ કરવાનું છે ઓલમોસ્ટ જમવાનું જવાનું પાણી તો મળવું જોઈએ આનંદ આનંદ આનંદ યુદ્ધ છે કે આ જઈને આવે ને દોસો ને દહી નાખશો દહીં નાખે મીઠું નાખે દૂધમાં દહીં ના નાખે તો મીઠું ના નહીં નહીં મારતા શું લેવા બધું આ બીજું વિડીયો ઓન કરજો દીકરા આખું જુદું છે બધું આ તો બધું મોહ ને લેલું મોહ ને લેલું મોહ ને લઈને એમ ગાયો તો તમે મોહ ઉતરી જાય બધું છ બધા અને પછી છોકરો હોય ઘણી ફાયદો હતો અમે મોર તો હાથ હાથ ચડી ગયું બાર દીકરો લઈ ના લે ને બહુ દાદા આમ જો કરીએ ને શું મુંબઈ આપા આટલા બધા આવું એવું છે બાર દીકરો તમે આટલું બધું બહુ જ કરે એટલે ભાઈ તારે દીકરો તારે ખબર પડે સમજ પડી ને બોલો હવે કેમ કરી શકાય બધા સમજ સમજ થી ના રખાય તો પેલું જમણા હાથે ખાવાની ટેવ પડી ગયેલી ને અનંત સંસ્કાર અવરા પડે બધા અવરા અનંત સંસ્કાર પડે અવરા શું થાય બીજું પેલું પાઇપ બહાર છે કે નહીં જોઈ લે છે હવે હવડા કરવાનું હવડા હવડા કરવા જાણું ચાલ હવડા કોઈ કાય નહીં કોઈ બધા પાટા મીડી કરે ના લઈ જતો કેમ કાકા રડે છે કઈ છોકરો મરી ગયો મારો ભાઈ હોય કઈ એ મરી ગયો તું શું રડે છે દેખાય ખાતે કઈ આવ્યું છે આ લોકો પથ્થર જે આવ્યું પસંદ જેવા નાખે એટલે હમ કરવાનું દહન કરવાનું દેખાવાનું દેખાય છે શું જ મરી ગયો ત્યારે ખવડાવ્યા હું મળી તો અશ્મી મારો બાબો આપી ગયો આપણું મોડું બગડી જાય દેખાવ કરવા માટે ક્યાં બગાડવું પડે ને એવું ખોટું ખોટું દેખાવ હું જોઉં અને કહે સીધી લીધું તો ભેગા થયેલો આપણે પછી કઈ કે આવું થયું એ બધા મનમાં ખરાબ લાગે છે આવું ના થયું મોડા બગાડી જાય મોડા બગાડ હું મારું નહીં બગડતું જો ચાહે તો આપણે રાજી જાય ઉપકારી નથી આપણે એની ઉપકાર નહીં કરતા એ બધું જમા કરાવીને આવે બધો હિસાબ લઈ જાય આપડે બી ઉપકાર કરતા ને બાપ કરીને ઉપકાર ન ઉપકાર બધું આપણે વાલી પણ બતાવી વાલી ગેસ છે બધા ગેસ છે ને બે છે ને એક જ ગેસ વાત ગમે છે કોઈ તમને કડવી લાગશે આપડે દાદા દાદા અમારા ફાગત નાના ગુજરી ગયા છે આપડે કાગળ લખીએ બાબુભાઈ કે અમારા પિતાશ્રી નો સ્વર્ગવાસ થયો છે એમ કાગળ લખીએ આપણે આપણે હમણાં લખે તમારા પિતા પિતાશ્રી નો સ્વર્ગવાસ થયો અમને બહુ દુઃખ થાય જેવું લખે દાદા કાગળ ઊંડું લખે પાછું એ લોકો કે તમારા પિતાશ્રી નો સ્વર્ગવાસ થયો તેથી અમને બહુ દુઃખ થાય તમને એમ કાગળ ઊંધો લખે દાદા પાછો આપણે પેલા લોકો એમ આશ્વાસન આપવા આવે દાદા આપણા ઘરે કોઈ મરી ગયું હોય આપણા અમારા મારા સસરા મરી ગયા તો આપણે સન્નાન નો કાગળ લખીએ કે ભાઈ અમારા ફાધર ગુજરી ગયા પછી એ લોકો સામો આપણને આશ્વાસન લેટર લખશે તમારા ફાધર ગુજરી ગયા એ જાણીને અમને દુઃખ થયું છે જમભાઈ એમ કહે છે કે આપડે એવો કાગળ લખીએ કે અમારા પિતાશ્રી સ્વર્ગવાસ થયા છે સ્વર્ગવાસ થયા છે એ લોકો એમ લખે કે તમારા પિતાશ્રી નો સ્વર્ગવાસ થયો છે તમને દુઃખ થયું છે તો ખરી રીતે એમ કે સ્વર્ગ માં ગયા હોય તો દુઃખ કેમ નું થાય એ તો સ્વર્ગમાં ગયા એવું લખાતું છે પોતાના બાદરી આવડું જાય પોતાની પોતાને આવડું અમારે સ્વર્ગમાં ગયા એમ લખાયું અત્યારે ઘર તો ક્યાંય બંધ થઈ ગયું હવા કરીને જમાનું છે કકડાટ કકડાટ સુધી આવે જીવન આગળ મળ્યા પછી ગરબો આવે છે આદમી તો ઘણા દિલ બધું લેણું વેણું ચૂકે થાય એટલે ના ના જાય ત્રણ દઈ રહ્યા હાથોમાં બાકી હોય તો કે હજુ બાકી આપી જાય લેવા લઈ જાય કેટલા છોકરા કાફીડે ત્યારે તમે ગામનારા મળીએ ને કાફી જાવે ને કુટુંબ વાળા આપડે ઘર વાળા જ નથી ચડે એવું શીખાયું પેલું રામ રામજી નું એ છે પેલા ઓછી કરતો નતો ને કઈ ચિંતા કોઈ ઓછી કરતો નતો છોકરાઓ કરે ચિંતા ઓછી છોકરા બીજા કે નથી પોતે કરે છોકરાઓ પોતે રીતે ઓછું કરે છોકરા કૃષ્ણ ભગવાન નું માન્યું નહીં કૃષ્ણ ભગવાન કે શિવ કરે ચિંતા ના કરશે તો શું સમજે સમજે નહીં હા સમજે નો કોથળો બધો વેચવા જે બે કે છે ને ગોદરો તમારે તો સીઝન કેટલે ક્યારે બેવાની સારી સીઝન ક્યારે આવતા મહિનાથી દાદા જુલાઈ પહેલીથી જુલાઈ ફર્સ્ટ આવતા મહિનાથી દાદા જુલાઈ ઓગસ્ટ અને ઓક્ટોબર ત્રણ જ મહિના ત્રણ ને આમ તો છ મહિના દાદા સાત તો તમે season સારી. કેટલા બનાવી આપને चाहिए आप आइए आइए हाँ आप सब आइए फिर next time I will let you know हाँ थैंक यू फॉर कॉल या કર્યા કરે ભણાવ્યો પછી જાગવામાં શું કરે માગે હવે આખી દુનિયા દુખેલી એવા લાગે કેમ લાગે છે કઈ કઈ દેખાવું પડે કે નહીં કેટલું બરાબર જો હિન્દુ ધર્મ પ્રાર્થના કર્યા કરે છે રાત છે મહત્વ બધા ભેગા ગામે ગામ પ્રેમ પ્રેમ કરશું પ્રેમ કરશું આ તો ગાતું આવે થઈ ગયું દોષો થઈ જાય તરત ખબર પડે કે આ ખોટું થયું માફીઓ માગ માગ કરીએ એ પરિવર્તન જ થઈ ગયા ને બધાના દાદા પરિવર્તન હૃદય પરિવર્તન થવું પેલું હા હૃદય પરિવર્તન પેલું થવું એટલે માણસ તો થયા તેવો અને બુદ્ધિ થયા જુદો પડ્યો જુદો પડ્યો બુદ્ધિ આપ્યા કરે ને હા દાદા હા દાદા અને એવું જણાવ્યું જરા વધારે જોવાનું થાય એટલું બરાબર આ તો હૃદય પૂરી નવો ઉપાય મને આપતો પુત્ર ભગવ તમે સમજ્યા હૃદય પરિવર્તન આ દાદા પ્રેમથી હૃદય પરિવર્તન થઈ જાય છે માણસ પ્રેમનો તો આચાર જ જુદો આચાર જેનું જે હોય જબરદસ્તી લગન હોય એમ તો આ માલ છે કામનો લોકોને આની તો આ માલ છે કામનો લોકોને میری بہن تو ہر પણ મોક્ષ એનાથી બુદ્ધિ બુદ્ધિથી નથી હાથથી એટલે બિચારા દાદાની ભક્તિ બહુ સુંદર બે આવે છે ને જો દાદા વિશે આમ શું આમ બે ભાઈ ખુશ છે ને પોતે બોલે છે કે ફોટો ફોટો લેવા જોઈએ ફોટો લેવા જોઈએ લાગે કે બધું નહીં બરોબર બે વચ્ચે ચાલતું તેમાં તમે હજાર એવું ખોયેલો પાછળ પાક પાછું આગળ પાછળ ખોવાઈ ગયેલા એટલે માર પડે પછી જમ પહેરી જાય જબરા આપણે કરવું કરવું આગળ પાછળ વિચાર કર્યો મરી ગયો માણસ દંડા પડે એવું લખ્યું જ રાખે અને એક નિર્ણય ના કર્યું મળી જાય એટલો વિચાર કરશો ને કરવા જેવો એ નથી તમને આવી જાય ને આવી જાય થઈ ગયો ભેદ થોડું થોડું થોડું પરિવર્તન થયું જ નહીં થોડું થોડું દાદા રસી જે જગ્યાએ બોલાય પછી જો જો તમારું જેવું રહેશે અત્યારે જે શનિવાર થયો એ શનિવારનો જ હોય રવિવાર ના થાય કે મન ના હોય એ જ પોલીસ ના કામ પોલીસ એટલે શું ના જોઈતી જંઘટ કેવા થયું કાયદો તો છે પોલીસ કહેવાય બધો ને બી આવશે ને પાછળ એની ખોર ના આગળ બીજું ની આજ્ઞા પૂરી એટલે બોલો તો આને તો વાર નહીં લાગતી નહીં પેલા બે જણ ને પાસે ખોવાતા નથી આગળ એ ખોવાતા વર્તમાં હા રડવાનું ખબર વર્તમાન પછી હશે એટલે ભૂલું રડવાનું ભૂલી જવાનું શ્રમિક માર્ગ હોય તો ઉપદેશ લેવાની ખાતર વિચારે ત્યાં વિચાર તો ફોર્મ ત્યાં વિચાર ફોર્મ ચાલે ને બરાબર <laughs> ગમે છે વાતો શું ગમ્યું બધું બધું અમલમાં આવું જોઈએ અમલમાં આવવાનું મારા અમલમાં લાવવાનું મારા હાથમાં બીજો કોઈ હાથમાં બીજો કોઈ જીવતો જ નહીં ખાવાનું તો હાથમાં પીવાનું તો હાથમાં શીખવા મળ્યા પછી હું આમ કરી તે હાથમાં અને અમલમાં લાવવાનું તમારા હાથમાં નહીં હવે આપણે કરીએ તો અમલ થાય ને ભૂખ મટાડી કે આપણા હાથમાં નથી પણ ખાઈએ તો ભૂખ મળી જાય ને આપણા હાથમાં જ છે ને કોઈ ચોથી ભાઈ ભૂખ મને બોલાવી મજા આવી ને તો મારા હાથમાં છે હા ભાઈ એવું કે બધાઈ ગયા તેને હજુ થોડું પીસાવી રાખીએ છીએ થઈ ગયા બરાબર છે શહેર વર્તાલ જ ને હું જોઉં છું વાર પેલું ગયું બધું ઈશ્વર જતું રહે છે થોડું બાકી છે જતું રહે હજુ રહે છે ભૂતા ઉભા થાય કોઈ વાર કોઈક સ્ત્રી ના ભૂત બધા ઉભા થાય હજુ છે નહીં હા દાદા બરાબર જતું રહેશે આ તો માર્ગ સારો લીધો છે ચોખ્ખું કરવાનું તારી કઈ ભૂલ થાય છે કે ચાવી તમે આપી દીધી દાદા હમણાં ચાવી આપી દાદા વર્તમાન માં રહેવાની ચાવી વર્તમાન માં રહેવાની દાદા પણ નથી જોઈ જગ્યા બોલતા ને બધું થોડું એવી રીતે રહેવાય માઇક બંધ થઈ ગયો ભાઈ નિરંતર આનંદ રહેવું દાદાને ખુશ રાખવા જે નિર્મળ રાખશે ત્યારે લખાય નહીં લખાય ને દાદા ઉજવ રહ્યા દાદા એ જાણે કે શક્તિ છે એટલે શક્તિ એ ના મારે બોલતા કરો ઉઠી જાય છે તો મારો બધું એમ થાય બધું એમની વાર ઘડી ઉઠાવી એ મારું મન કાપી કહેવાય એ ના કહે છે કે તમારે એવું કરવું your awareness is open. Uh, સારી સારી ગોગદા પર તો બીજા નહીં સારી પુણ્ય હારી નહીં પુણ્ય તરુલતા ને જે પાછળ પાડી દે એ શું એવા એવા અંતરાય કરમ અંતરાય કર્મ હોય એ પાછળ પાડી દે આપણને જ્ઞાન માં કે પાછળ પાડી દે આપડે પૂછવાથી કરતા હતા પૂછવા તો બેઠો ખુલ્લો કરી આપે ગુજરાતમાં પૂછવા ખુલ્લો હતો પુરુષાર્થ ની આપડે નક્કી કરવું છે નીચે કરીએ એટલે થઈ જ જાય આપડા હાથમાં નીચે કરો છે તમે નીચે કર્યો નથી રહેવું છે હજુ કાચું એટલે જરા કાચું થયા કરે પાકું સરસ થયા ઘણી ઘણી મૂકો છો બધા ફરી ગણો છો ફરી ગણો સમજાય તમને ગણવાનું હોય જ નહીં નિશ્ચય એટલે ચાલો અમારે આખું નથી એરપોર્ટ જવું છે નિશ્ચય ના શું થાય ના જવાય ના જવાય કોઈ કે હું દરેક ગયા પણ ઉધર પણ નીચે તો જોઈએ ને ના ઉધર પકડાય ના છે તો ઊંધે ગયા હોય તો કતો દેખાડે કોઈ ઊંધે ગયા હોય તો કોણ દેખાય પૂછે દેવીને તો બધું કેવું આવું પડ્યું ભાઈ એ કહેતા એને તો ખોઈ ગયું એ કે હું નહીં ખોઈ ગયું મૂર્ખા પોલીસ હોય તો ખોવાઈ ગયો હું પોલીસ નહીં તમે પોલીસ તો અર્થ મેરી મૂર્ખા હોય કોણ એને ભગવાન બહુ દયા ગયા દયામાં ત્યાગ કરે વખતે ભૂલી જાય કોઈ નહીં જો આવું કહે બહુ દયા કોઈ જાય ખરું કોઈ જાય ખરું કોઈ જાય એમાં પણ શું શોખ છે મારો શોખ નો લગન માં ગીતો ગાવે ગીતા ગરબા ગરબા કુદાકુદ કુદાકુદ અમેરિકન પ્રજા કરી છે કેમ કરવું પડે લોકો પ્રયત્ન કરે આપણે ના કરીએ જતા ઓકે શોખ હોય તેને ખોવાનું અગર સિક્રેટ જોઈએ તો હા દાદા ગુજરાતમાં આવે લાગે પછી એવું કેટલા વખતમાં અપરાધમાં નહીં બે આપડે હાથમાં નથી બે ના મેનેજર તો આપડે હાથમાં છે ને મેનેજર કઈ જમી લો જમી લે અગિયાર નીકળે કાલે કેટલા પહોંચ જશે જીવન તો આનંદમાં જ રહેશે નિરંતર જે કંટાળો આવ્યો નથી